દાદા જે ચિતરે છે કે ભગવાને ઘણું કષ્ટ કર્યું છે ઘણું કષ્ટ વેઠ્યું છે એવું કષ્ટ વેઠ્યું ભગવાન જ નહીં એ એમની સમજણથી બોલે ભગવાન તો ભગવાન કોલમાં બરું વાગ્યું હા એ કાઢતી વખતે બૂમ પડેલી ઓ કરીને હાથમાં પાણી પડેલું એ લોકો જોઈ ગયા હતા કે તમારા ભગવાન નો હા એમ થયું હશે બૂમ કેમ પડી હાથમાં પાણી કેમ રડી કેમ ઉઠ્યા એટલે મારા ખરા ભગવાન જ બૂમ પડે રડી ઉઠે તો જ ભગવાન કહેવાય ભગવાન અહંકારી કહેવાય હા એ તો અહંકારી અહંકારી ગુમાઈ ના પડવા દે અને આંખમાં પાણી ના નીકળવા આ તો સહજ અને પણ પોતાને કશું દુઃખ નહીં પોતાને દુઃખ નહીં તો દુઃખ કોને દાદા આ બૂમ પડી આંખમાંથી આંસુ આવ્યા તો દુઃખ કોને માલિક હતો એનો તેને એકનો જે માલિક હતો તેને વેદે પોતે જાણ પોતે જાણ વેદે અહંકાર વેદે અહંકાર અને પોતે જાણ અહંકાર એ પણ ચલો કેવો ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ મૃતપ્રાય થયેલો નિષ્પ્રાણ જીતો નહીં દેહનો માલિક અહંકાર નહીં એમ હા હા પેલા ખીલા નાખ્યા હતા તો લોહી નીકળ્યો છે ને ભગવાનને એનું વર્ણન આવતું નથી કે સફેદ નીકળ્યો એ વખતે કોઈ એમ નથી કહેતું કે સફેદ નીકળ્યું એમ ના પણ સિગરેટ બહુ નીકળ્યું ને બે છોટા નીકળ્યા તે ભરવાડે નાખેલા અને કીડા નહીં નાખેલા બરું આ બરું ઉગે ને ખેતરમાં ટેમ્પર દીધે એટલે ના સુધી ગરમી નથી અને તે પછી એ લોકોએ બીજા કોઈ આવી ભાગી નાખ્યું કાઢવા માટે કાઢવા ગયા ને ભાગી બાંધી ગયું અંદર રહી ગયું હા બીજા કોઈ હેલ્પર આવ્યા ને એ કાઢવા ગયા તો અંદર રહી ગયું એટલે પછી લોકોમાં ચર્ચા ચાલે કે મારી ભગવાન કેટલી બધી ચિત્ત પ્રસન્નતા હતી કેટલું હાસ્ય દ્રગ્ધ હતું અને ભગવાન આવું કેમ દેખાય જો આવું કેમ લાગે વ્યથિત વ્યથિત કેમ લાગે છે હોય તે વ્યથિત થઈ એટલે એક વૈદ હતો હતો કે સમજ પડી ગઈ આ ભગવાન વ્યથિત છે કઈ કોનમાં કયું છે બરાબર કોરમાં જોયું તૂટેલું દેખાય ભાઈ એમનો વૈદ સમજી ગયો એટલે વૈદે ત્યાં શ્રેષ્ઠી પુરુષ જશે જે ગામના એમને કહ્યું કે ભગવાનને આ પ્રમાણે છે કે છે તો શ્રેષ્ઠીએ કહ્યું કે ઉપાય ઉપાય છે બધા મારી પાસે દવાઈ છે દવા મૂકેલી કાઢું ભગવાન કઈ થશે નહીં તક ના કરતી થશે નહીં કરતા એને દુઃખ થશે ના થશે એટલે દવા મૂકી પછી છૂટું પાડી નથી તે ઓ કરી મોટો બૂમ પડેલો ઓ માછ મારી પાણી ઘર ઘર ઘર કાયા કુમારી એટલે એટલે એને એમ કહેવાય દેહનો એ સ્વભાવ છે એટલે બૂમ પડી ગઈ એમ કહેવાય શરીરનો એમ કે છે કે શરીરનો દેહનો એ સ્વભાવ છે એટલે બૂમ પડી ગઈ એમ કહેવાય દેહમાં સ્વભાવ એ સાહજિક કહેવાય અને બિલકુલ બૂમ ના પડે દેહ તો બૂમ પાડી શરીરને થાય વેદના શરીરને થાય શરીરને વેદના થાય વેદના એનું પોતે અહંકાર એ ના કરે એ ના ખોટું દેશે કે બરાબર અહંકારી દરમિયાન ખોટું હા યોગીઓ એમ કરે છે ને બધા યોગી યોગી યોગના પ્રયોગોમાં એમ જ થાય છે ને મારું ગતિભાઈ કહે છે કે આ તો બધા પૂતગલ પરિણામ છે ને પૂતગલના પરિણામો છે ને આ તો બધા જે થયું છે પૂતગલના જ પરિણામો છે ને તો આત્માને કશું લેતો લાગતો હતો મિશ્ર ભાવ એ પાસે વ્યવહાર બરાબર મહાવીર સ્વામી સંસારમાં હતા ત્યારે મિશ્ર ભાવે જે રહેતા હતા એમાં આપે કહ્યું અને તે આપે બીજું કહ્યું કે વ્યવહારથી તે જરા સમજાવો એમ કહ્યું છોકરી થાય છે છોકરી ના થાય બરાબર છોકરી થાય એ પુરાવો છે વ્યવહારથી એટલે ધર્મથી સાઈ જ્ઞાન ધરતા હતા નિશ્ચયથી પણ વ્યવહાર ઋણાનુબંધ પતાવવાનો હતો બરોબર ઋણાનુબંધ બરોબર પણ કઈ પણ ક્રિયા સંસારની કરે તો આ વર્ધમાન કરે છે મહાવીર કરે છે હું નથી કરતો એવો ભાવ એમને એ વખતે પણ હતો ખરો એ તો એ તો જન્મથી જ જન્મથી જતો ને ભાવ તો એટલે મેં કહ્યું નિશ્ચયથી નહીં તમારે જેવી સ્થિતિ લોકો ચિત્રામણ બરોબર ચિતરે ઓઠાવામાં રજૂઆત કરવામાં બહુ જ કાચા પડી ગયા શું ભગવાનની રજૂઆત કરવા મુજબ પાકા હોત ને તો આ જગત આખું આપી આપણી જાતમાં આવીના નામ પર શું બરાબર કૃષ્ણ નામ પર કૃષ્ણ નામ પર બૌદ્ધ ના નામ પર પણ હા જગત આપણી થાય ભગવાન જે હતા તેમનો દેખાડવામાં આવ્યા હોત તો આપણી થાય હા આ બધા બીજા જે ગુણો છે એ જગતને ઇતિહાસ આપ્યા નથી ફક્ત એમ કહ્યું કે મહાવીર અહિંસા અને સત્ય અહિંસા અને સત્ય આ બે વાત કરીને જ બંધ બંધવાળી દીધો છે આજે ઊંડા ઝીણી ઝીણી વાતો જે છે મહાવીરની વિતરાગોની એ ઇતિહાસમાં છે જ નહીં ને એ તો ફક્ત અહિંસા અને સત્ય અહિંસા અને સત્યની જ વાત બીજી કોઈ વાત નથી ભૂલ છે હા રજૂઆત હા દાદા આવી રજા મારી સતી ને સતી તરતે ઓખાતા ના આવડે તો એ માણસની કેટલી મોટી મુશ્કેલી લોકોને વેમ રહે કે ત્યાં છે ઓખાતા ના આવે તારે એમ પડે કેમ બોલતા રહે હા દાદા બરાબર સાંભળું છું હા આમાં તો વેમ મળી જાય એવું બોલીએ શું કરીએ થોડા બે પાંચ કે અમારે ઉમેરીએ પણ એમને વેમ ઉડી જાય વેમ મળી ઉડાડ કરીએ શું કરીએ અમારે ઉમેરીએ નહીં જાય અમારે એ કામ છે કે મારી અમારી ને ઓળખાવો અમારે મહાવીર છે તો આત્મા ઓળખશું હમ ચાલે મારી નંબર તમને બહુ પ્રીતિ છે કે એક પક્ષી છો કે ભૂજની પર પ્રીતિ ને કોઈ ભૂજ મારે કશું ભાગ્યંતરી વડવા ઝઘડો મારે કોઈ જો ઝઘડો છે જ ક્યાં હું તો જેમ જેમ કહું છું કે મારી શું છે સમજો દાદાએ તો બધી બાબતમાં એમ જ કહ્યું છે ને દાદા એ તો બધી બાબત એમ જ કહ્યું છે જેમ છે તેમ જુઓ જેમ છે તેમ સમજો દાદા હા એટલે જગત નું જો તીગડી પોતે જે દેહ હતો ને એવું રૂપ જ કોઈ આખા બ્રહ્માંડમાં કોઈ નથી બીજા તીર્થંકરો સિવાય બીજા બીજા ક્ષેત્રોના તીર્થંકરો સિવાય આખા બ્રહ્માંડમાં એવું રૂપ નું શું કરું દેવો બેવો કોઈ રૂપ રૂપની પરાકાષ્ઠા લાવણ્યની પરાકાષ્ઠા બધી પરાકાષ્ઠા એમનો આકાર જોયો હતો આકાર થઈ ગયા આ ફોટામાં આકાર દેખાય ને એવું નહીં એક્ઝેક્ટ જોતું એ આકાર એટલે દાદા આ દેહના રૂપની વાત કરો છો બ્યાસી રાત રહ્યા હતા પછી એનું કરીને ક્ષત્રિય કુકે ગયો પછી ક્ષત્રિય કુખે ગયો કૃષ્ણા માતા ની કૃષ્ણા માતા કુખે સપ્ત ક્ષત્રિય ને કૃષ્ણા માતા ને ચૌદ સપ્તાહ આવ્યા હતા બ્રાહ્મણી આવ્યા હતા તો બીજો આ ફેરફાર કરવાનો શું મતલબ આ ફેરફાર થઈ શકે કે કેમ આ ફેરફારથી આપણા ભગવાન મહાવીરના આત્માને એ શું ફાયદો એમનું કેવું એમ છે કે જે બ્રાહ્મણીના ઉદરે હતા અમુક દિવસો ત્યાર પછી ત્રિશલા માતાના કુખે ગયા તો એ જાતનો ફેરફાર શક્ય ખરો આવો જે ફેરફાર તો એ ફેરફાર દેવડો કર્યો દેવ લોકોએ શા માટે એમ કર્યું એમ કે છે દેવ લોકોએ જાણ્યું ભગવાન બ્રાહ્મણ ને પેટે થાય તો યાચક થાય યાચક થાય હિસાબ છે બ્રાહ્મણી જોડે હા બ્રાહ્મણી જોડે કર્મનો હિસાબ છે તે દેવ લોકો જોયું કે અમુક પૂરો થઈ જાય છે હિસાબ ની બાદ તો એ દેવ લોકોથી કશું થાય શું કહ્યું એટલે આ પછી ક્ષત્રિય ઉઠી મૂકી દીધા ત્યાં જ જોગે છે આટલા બધા કરે ત્યાં એમનું કેવું એમ છે કે પછી એમના આત્માને કઈ દુઃખ ન થાય દેવડું કઈ વ્યવસ્થા આ મેટર પેપર આ મેટર લઈ જઈએ એવું હા પણ એ તો દેવો કરી શકે બીજા કે આપણા લોકો ના કરી શકે દાદા અને કહ્યું ને આવું બનેલું નહીં આપણે કહ્યું ને કે બ્રાહ્મણીના કુખે જો અવતાર થાય એનો જન્મ થાય તો યાચક બને પણ ગૌતમ પણ યાચક હતા બ્રાહ્મણ હતા તીર્થંકર ના થયા કેવડી થયા બીજી બધી જ્ઞાતિઓ કેવડી થાય બ્રાહ્મણ વૈશ્યો બધા કેવડી થાય ક્ષત્રિયો આ પદને તીર્થંકર પદ ગમે તે ખરાબ પરિસ્થિતિમાં હાથ નહીં ધરે બીજા લાલતું હોય આવે લાલચ ના થાય લાલચ ન હોય બરાબર બ્રાહ્મણીના કુખે ચૌદ સપના આવ્યા કે કુખે આવ્યા તે વખતે બ્રાહ્મણીને ચૌદ સપના આવ્યા એવું કે ઇતિહાસમાં નથી બ્રાહ્મણીને ચૌદ સપના જેમ કૃષ્ણ માતાને ચૌદ સપના આવેલા ચૌદ સપના કૃષ્ણ માતાને આવ્યા હતા ને એવી રીતે બ્રાહ્મણી ને ચૌદ સપના નહીં આવેલા આવ્યો ને પહેલા એ અવતાર ને પછી છેલ્લો અવતાર એ મરીચી એ જ આ વેદાંત ને બધું તો સારું મરીચી તો થયું ને જુદું કાઢવા ભર્યા હા બરોબર આ બધું બનવાનું એ બની પણ ભગવાન મહાવીરે પણ બ્રાહ્મણ ના અવતાર ત્રણ ચાર વખત લીધેલા છે હા વધારે વખત લીધા હા એ બાજુ સાથે વધારે આ કુળ જાતિની કલ્પના આજે પણ વજૂદવાળી ખરી કારણ કે કુળ અને જાતિ એની કલ્પનાઓ બધી આ અત્યારમાં વધુ દ્વારી ગણાય અત્યારના જમાનામાં આ કુળની વાત છે જાતિની વાત છે એ બધી વાત બરોબર હતી આગલા ભૂતકાળની અંદર પણ ચાલુ વર્તમાનની અંદર એનું કઈ મહત્વ ખરું એ તો કાયમ માટે મહત્વ હોય જ એનું મહત્વ તો હોય કુળ અને જાતિનું મહત્વ ખરું આપણે શુક્રવારે હોય ગુજરી ગુજરીમાં તેમાં ઘોડીઓ વેચાય ઘોડીઓ હા ઘોડા વેચાય એટલે લેનારા શું કે ભાઈ આ વચેરો છે પણ ગોળી નો છે જાતવાન ગોળી નો છે એટલે ખરીદે કરે ના કરે બરોબર હા એમાં ઘોડામાં પણ જાતવાન તો હોય છે ને કૂતરામાં હોય કૂતરામાં બધામાં હોય કુળ અને જાત બે હોય કુળ અને જાત બંને બંને પણ પણ આજે લૌકિકમાં કહેવાય છે એ રીતે નહીં પણ ગુણથી આ ગુણથી ગણવાનું આ કારણ કે ક્ષત્રિય તો એમ કે બીજે પણ હોય બીજી કોમમાં પણ ક્ષત્રિય હોઈ શકે ને વાણી વાણિયા ભલે વાણિયાનું કુળ બહાર કહેવાતું હોય પણ એમાં ક્ષત્રિય ગુણવાળો હોય ને એમનું કહેવું એમ છે કે કોઈ પણ એક જાતિ હોય એમાં એનો જન્મ થયો પણ એ ગુણથી કદાચ એનો સ્વભાવ ક્ષત્રિય હોય ભલે વાણિક હોય પણ સ્વભાવે ક્ષત્રિય હોય એવું બની શકે ને સ્વભાવે ક્ષત્રિય હોય આમ જાતિ એનો જન્મ વાણિયામાં થયો હોય જન્મે વાણિયો હોય પણ સ્વભાવે ક્ષત્રિય હોય ખરો ને પણ છેવટે છેવટે વટલાય તો ખરો <laughs> વાણીઓ નો છત્રી પણ હું વટલાય કરું હા છત્રી પણ વટલાય કરું ના એ બરોબર ઘણું આવી જાય વાણિયા પણ થોડું ઘણું આવી જાય એકાદ ગીરી રહેવા દે બધું આપી દે તારું માતા બધું આપી એકાદ એકાદ ગીરી રહેવા હા દાદા વાત સાચી થોડું વટલાય તો છત્રી હોય ને માથું આપે વાત પણ રતલા કરો સાચી વાત સાચી વાત કોઈ કે ત્યાં છ મહિના તમારું જીવન છે તો પાંચ લાખ ભાઈ તે આગળ આવો એમને જ્ઞાન લીધું છે એ વખતે એમ કે પણ છેલ્લી થોડી અને અમદાવાદમાં રહેતી હતી ત્યારે અંબાજીના દર્શન કરવા ખૂબ જતી હતી જેટલા જેટલા આપણે ભાવ હોય એટલે મને લાગે બરાબર અચ્છા બીજું સત્સંગમાં ટાઈમમાં આત્માનું દેખાડી ગયું દેખાય તો કઈ ફેરફાર થાય ફેરફાર ના થાય એમના સમાજ આ જ્ઞાન ના હિસાબે તો મફતમાં જ કેવાય ને મફતમાં વયો જતા હાર કોઈ ના અચ્છા માંડે બંધ પડા ખોટ ખોટ કરીને જતો હતો ખોટમાં ખોટમાં જતો હતો મફતમાં નહીં ખોટમાં જતો બંધ પડતા જ હતા બેહી રહ્યા કે છૂટે નહીં મનમાં ખરા વિચાર આવે બીજી વાર આપણે મફત મફત મફત વાંધો નહીં तो मूली हो કોઈ આ બે રહેશે કોઈ ના જાય નફો જ કરે કેવી રીતે દ્રષ્ટિ ફેર છે ને હા દ્રષ્ટિ અમદાવાદ ખોલવા માટે પુના તરફ જતો અમદાવાદ શોધવા માટે પુના તરફ ગયો હોય પાંચ જણ જતા હોય તો એક જણ વારી આપણે તો આમ અમદાવાદ ફર્યા પાછો ભર્યો પેલા પેલા આગળ વધે છે તેને હકીમત મેરજ છે મને પાછળ વધે છે હકી હકીમત છે પણ આ પોતાને કામમાં લઈ ઘેરાઈ ગઈ પેલા ગેસ ની વિરુદ્ધ ચાલી જાય દૂર જતા જાય પાછો ભર્યો ત્યાંથી પૂછતા તમે પાછા જ ભર્યા છો પછી પોતાની ઘેર આવ્યા નથી પાછા રસ્તા પર છો મોક્ષ માર્ગ માં દરવાજો દેખાય કેટલા કલશ છે દેખાય દરવાજો દેખાય બંધ દરવાજો દેખાય બંધ દરવાજો દેખાય બંધ દરવાજો દેખાય છે બંધ દરવાજો દેખાય હા બંધ મોક્ષ નું સ્થળ જે કીધું હશે તે રૂપી હશે મોક્ષ નું સ્થળ જે કીધું છે તે રૂપી જ હશે રૂપી વસ્તુ જનાવે રૂપી એ સ્થળ રૂપી ખરું ને એક ક્ષેત્રમાં આ એક ક્ષેત્ર સિદ્ધ સિદ્ધશિલા ક્ષેત્ર એ રૂપી ખરું ના એ રૂપી રૂપી ક્ષેત્ર ક્ષેત્ર હિન્દુસ્તાન જેવું આ હિન્દુસ્તાન છે એવી રીતે ત્યાં સિદ્ધશિલાજી કે છે ક્ષેત્ર એનું કારણ શું કે અહીંથી જોઈ શકે આ દેખરેખ કરો પણ એ પોતે રૂપી નથી ક્ષેત્ર રૂપી પોતે નથી ક્ષેત્ર પોતે લેનાર હોય તેના માટે રૂપી પણ પોતે રૂપી નથી એટલે બીજી બીજા રૂપી પદાર્થ જ નથી કોઈ રૂપી પદાર્થ જ નથી રૂપી પદાર્થ રૂપી પદાર્થ તો પાછા આપવાની જોઈએ એકાકાર થઈ જાય તો આ બધું અરૂપી જ છે બધું રૂપી હંમેશા જ્ઞેય હોય શું હોય રૂપી પૂતગલ એટલું જ રૂપી છે બીજી કોઈ રૂપી નથી બીજા બધા રૂપી છે એટલે ત્યાં પૂતગલ નસતું નથી અને આ પૂતગલ ને રૂપી અને અરૂપી ભેગા થવાથી આ તદ્દન વિશેષ ભાવ પણ દેવગતિ અને એ જે કે છે એ રૂપી ખરું દેવગતિ દેવગતિ જે કે છે બધી ચીજ હરિદેવી છે ત્યાં તો બધા ઇન્દ્રિય સુખો છે ને ઇન્દ્રિયો છે શું છે ઇન્દ્રિયો પોતે જ રૂપી છે દેવ પોતે જ રૂપી છે જેમ જસુલી તમારા રૂપી છે તમે તમે ગે ગે રીતે લાગે છે ને સંસાર આખો બધો રૂપી થી કરેલો જ ક્ષેત્ર એવું બીજું અલોક માં રૂપી નથી આકાશ એકલું બીજી કોઈ અને આ ભૂમિકા લોક અને અલોક ની વચ્ચે રહી બગીચા રાખી બગીચા રાખીને ભગવાન હા બગીચા રાખીને ભગવાન કો ફૂલા ચડાવવા અમુક અમુક કથા ગતો ફૂલામાં ફૂલા ના હોય મોટા હોય તો એને ભારે નલાયક હોય તેને આપણે સીધો કરવા જઈએ જરૂર નહીં એને મેરેજ કુદરત એને સીધે કરશે ખરાબ આવે છે લોકો ખરાબ ખરાબ ખરાબ ના કહીએ તો એને કુદરત સુધી કરીને સારું કરી દે બીજા સવાર પેલા ખોટમાં ગયેલું ને ખોટમાં જતું ને ખોટમાં જતું ખોટમાં ભરેલા એન્જિનિયર હોય નુકસાન નું કોણ શીખવાડે ચાલો નફો થઈ ગયેલો ખોટી જગ્યાએ નફો ખોટી જગ્યાએ તકલીફ ફરી જ નહીં કિંમત બે થતા રિકોર્ડેડ છે હું સુધાર્થમાં થયા તો એ હતા નહીં એટલે પછીથી આયા મને સારું છે સ્થાન ભેદ થયા નથી સ્થાન ભ્રષ્ટ થયા નથી સ્થાન ભ્રષ્ટ થયા પણ ભૂલા પડી જાય ડાક્ટર આવું વાક્ય છે ડાક્ટર શું કે તારું કઈ હું કિરણ જોતો તેમ કે ડાક્ટર શું કે કશું કે તો મુશ્કેલી મુશ્કેલી જો વિજ્ઞાન કામ કરે છે શું કરો હે એક ઉદ્ગલ છે એવું જ ભાવનું પુત્ર હું જ પણ શબ્દ શું હશે તે ખબર નથી મારે બોલે ખરા ઘણા સાધુઓને ખબર નથી હા તો ફોડ બધા નુકસાન ગલન થાય છે બધું પૂછ પુરાણ ગલન પુરાણ ગલન પુરાણ ગલન એ સિવાય શું તક શું થાય થાય એક પુરાણ ગલન ચા પૂરે કે આઈસ્ક્રીમ પૂરે કે લાડુ પૂરે કે જલેબી પૂરે જે પૂરે એ બધું પૂરણ પછી ગુલાબ ગુલાબ રૂપે સરકાર હોય કે મહિલા રૂપે હોય જે રૂપે હોય ગલન એ ગલન પૂરણ ગલન સાત પરસેવો નીકળે પરસેવો નીકળે પાણી ગયું ને જવું પડે પરસેવો નીકળી બાકી ગુમન થયા કરે દાદા એક એવી થિયરી નીકળી છે નીકળ એવી થિયરી નીકળે છે કે શ્વાસોશ્વાસ ઓછા કરવાથી લાઈફ નો સ્પાન વધી જાય છે એવી કઈ થિયરી નીકળી છે એવી કઈ થિયરી નીકળી છે કે શ્વાસોશ્વાસ નો જે પેલો સ્પાન જે હોય છે તે એ કરવાથી લાઈફ નો સ્પાન વધી જાય છે શ્વાસોશ્વાસ ના ઉપરથી લાઈફ કાઢેલી છે શ્વાસોશ્વાસ એ લોકોએ શું હિસાબ કર્યો તંદુરસ્ત માણસ એક નોર્મલ માણસ એના શ્વાસોચ્છ્વાસ ચોવીસ કલાકમાં આટલા હોય છે એ હિસાબ ગણતો એને સો વર્ષ હોય ઇસ્લામી સો હવે શ્વાસોચ્છ્વાસ જરા ખૂબ વધી જતા હોય તેનું હાર્ટ સિત્તેર થઈ જાય પચાસ થઈ જાય ચાલીસ થઈ જાય શ્વાસોચ્છ્વાસ ઘટાડવાની જે ઉપાયો હોય તે સંજોગો હોય સંધા પ્રદેશમાં જન્મેલો હોય એવા સંજોગો બધા નિરાશ થયા હોય તો સવા સો વર્ષથી દોઢ થાય બધું જોઈએ સાસો સાત હજાર કયા સંજોગો વપરાય બધા જ્યાં જ્યાં સિક્રેસી હોય છે ને ત્યાં બધે સાસો સર ઉતરતા चोरी करता तो है चोरी करता तो है यार ये भी करते हैं हाँ तब तो क्या है सिक्के चीमा बच्चे साथ में चोरी करते हैं भय है सब वो क्या है पति क्रोध में वो है लोभ में वो है સાસર સાસર બ્રાહ્મણ કોણ છે ધ્યાન કોણ એ તેરે કોણ એરસ પરેટી છે ભાઈ મારે સાથે હરી છે યોગમાં પણ છે યોગમાં છે યોગમાં પણ છે કે હા એ તો ઉપર થયેલી થિયરી જે આવ્યો હશે એ આયુષ્ય ના અમુક બંધ લઈને આવ્યો છે આયુષ નો બંધ લઈને આવ્યો છે એ પછી આ એમાં શ્વાસોશ્વાસની એ પ્રમાણે વધઘટ થયા કરે એ આયુષ્યનો જે બંધ લઈને આવ્યો હોય પછી આ શ્વાસોશ્વાસ ની વધઘટ ઉપર આયુષ બંધ ઉપર કઈ અસર થાય બધું એટલે શ્વાસોશ્વાસ લઈને આવ્યો હશે આયુષ્ય જે બંધ કે છે કે આયુષ્ય બંધ એનો આટલા લઈને આવેલો એટલે એટલા શ્વાસોશ્વાસ લઈને આવ્યો શ્વાસોશ્વાસ લઈને હા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કેટલા વર્ષો થયો ઓછું આવ્યું છે પછી આપણે શેઠને પૂછે ને આ તમારા હારા બાર વચ્ચે બોલ્યા નહીં તમે શું બોલવાનું આવો બધા બધો અજય નામ અને અનાદે આ પાસે ક્યાં આવ્યો નામ એના નામ કરું ના પેલી બોલે પેલો એડી પછી नहीं करनी एक चीज नहीं ना है નામકરણ હે નામકરણ એ ઊંચું નામકરણ બધું સાગર સાગર લાયા સગવડ લઈને આવ્યો નામકરણ પછી આપણે માણસો વધી શકીએ નામકરણ પછી ધ્યાન રાખતા બધા બહુ કામ કરે તોય બીજા પાસે ક્યાં આવે પાછું કામ બહુ કરે. એવું નહીં જોવામાં આવ્યું? આવ્યું? એ દરેક પછી પેલીને ગુનેગાર કરે એને ગુનેગાર મને ગણાય આવું કેમ કરશો? પછી તો સારું નામ કરવું છે. પછી ગોત્ર કરવું તેથી ગયા પછી થોડી છેટે જાય તો અમમ કર્યા પછી પણ આવે ત્યાં પછી ગયો પાપ ગયું પાપ પેલા ન પૂછે કે પાછળ ઊંઘી ગયા હોય તો નમસ્કાર કરી જાય આશા નહીં કે મને જુએ કે ના જુએ લોભ પૂજ્ય ગોત્ર લોભ નિંદ્ય ગોત્ર સારું કામ કરી આવ્યો હોય ઘરનું પૈસો ખાધો ના હોય તો કે આ લોક નિંદર અરે લોક નિંદા લોકો નિંદે કરવું લઈને લોક નિંદ્ય હવે શેઠિયા હું ભરે શેઠિયા લોક નિંદ્ય બાપુ આવી આ ઉપરથી માણસો ઓળખો આ ચાર માં ઉપરથી માણસો ઓળખાય આ રીતે ખબર પડે નહીં આપણને તેમાં સાઈડ સાઈડ ઉપરથી ખબર પડે ના ના એટલે નામ અને ગોત્ર બે ના ઉપરથી તો ખબર પડે આ સાતા વેદની ને અસાતા વેદની માં બીજાને શું ખબર પડે પડે પડે એનું મોડું બદલી જાય આપણા લોકો અત્યારે પૂછવા ચપાલા ઉગાડી પારકી મૂડીના વેપાર આપણે પારકી મૂડી પર ક્ષેત્ર પર ભાવ પ્યાલા વીસ રૂપિયા તો અથડામણ ના થાય ને તો મારી નામની સંતર થઈ જતું તો થઈ જતું દાદા સારા પાંચ રૂપિયા નંગ હતો વિચારવા છે ને તંત્ર ને અને જાણે આવે તંત્ર કેટલાય ખોટ તે ભાન ના આવે જોડા કરે તંત્ર થાય અને વિગતવાર જોડે તે તંત્રતા બંધ થઈ જાય વિગતવાર જાણે વિગતવાર ના જોડે જોડે તંત્રતા દેખાય કોના પ્યાલા એવું બધું વિગતવાર જોણે ના થાય એટલે તત્વ દ્રષ્ટિએ જાણેતા એટલે એ ડિટેલ્સમાં ડિટેલ્સ આવી ગમે શાસ્ત્રમાં ના આવે ને વિગતવાર નહીં દાદા આ વિગતવાર તે પાછું જ્ઞાની પાસેથી જો શીખ્યા હોય તો નહીં તો જો શબ્દમાંથી જો પકડી લીધું કે આ પ્યાલાય નોય મારું નોય મારું નોય મારું નોય મારું મેં જેને દેખાયું આપણા જ્ઞાન લીધેલા સીધા માણસ ના મળ્યું તેને કહે અમલ લીધો મારો એનો અભ્યાસ થઈ બધા બધામાં શું થયું કઈ બોલે કે કઈ બોલે છે તારે એટલે કે મેં હવે જ મારું નામ બોલે છે પછી એના ઘરના માં થાય કે છે દાદા તમારે તો સત્સંગમાં આવ્યા શું કર્યું તમે તારા બોલી થઈ ગયું